સિદ્ધાણમ નમો આયતિયાણમ નમો ઉવધાયાણમ નમો લોયે સવ સાહુણમ ऐसो पंचण मुक्कारो सौवपावप्पणासणो મંગલાણમ ચ સૌવેસીમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો તમે પકડી રાખજો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો સદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો سچیدانند پد نمبر اگنو سکے سکسٹی نائن کرسی نہیں جنتی دو جیسی بھی سبزی کرنا چاہیے કદાચ આવશે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે મંતરને ઘૂટતા ઘૂટતા સ્વાનુભવ સુખવરતે ઈ મંતનને ઘૂટતા ઘૂટતા સ્વાનુભવ સુખવરતે અંતિમહેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે અંતિમહેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે અંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે અજપા પંચાક્ષર જાપે કેવળમૃત ટપકે અજપા પંચાક્ષર જાપે કેવળ અમૃત स्वपदलक्षि स्थिरता स्थापे सत्तरूपातित जडके स्वपदलक्षि स्थिरता स्थापे सत्तरूपातित जडके शातित सर्वज्ञजयापे शुद्धचेतन सिद्धरूपे अक्षातित सर्वज्ञजयापे शुद्ध चेतन सिद्ध रूपे सहजा सहज स्वरूपा जापे मोक्ष जे अनुभव भरते सहजा सहज स्वरूपा जापे मोक्ष ज अनुभव भरते અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપ અંતરને ઘૂટતા ઘૂટતા શ્વાનુભવ સુખવરતે ઈ મંતરને ઘૂટતા ઘૂટતા શ્વાનુભવ સુખવરતે સર્વે ક્ષેત્રે પહોંચી શકે નહીં મૂર્તિ સ્થૂળ સ્વરૂપે સર્વે ક્ષેત્રે પહોંચી શકે નહીં મૂર્તિ સ્થૂળ સ્વરૂપે આપ્ત પુરુષની ખૂબીયું છે કે અંતસ્કરણમાં છૂપે આપ્ત પુરુષની ખૂબીયું છે કે અંતકરણમાં છુપે સર્વે કાળનું આશ્ચર્ય જ છે યાદ કરો ને પૂગે સર્વે કાળનું આશ્ચર્ય છે યાદ કરો ને પૂગે સર્વે કાળનું આશ્ચર્ય જ છે યાદ કરો ને પૂગે સર્વે કાળનું આશ્ચર્ય જ છે યાદ કરો ને પૂગે ચાહો ત્યારે દર્શન દેશે દાદા સૂક્ષ્મ સ્વરૂપે ચાહો ત્યારે દર્શન દેશે દાદા સૂક્ષ્મ સ્વરૂપે ચાહો ત્યારે દર્શન દેશે દાદા સૂક્ષ્મ સ્વરૂપે ચાહો ત્યારે દર્શન દેશે દાદા સૂક્ષ્મ સ્વરૂપે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે અંતિમ હેતુ સિદ્ધક વાણી યજમંત સ્વરૂપે મંતરને ઘૂટતા ઘૂટતા સ્વાનુભવ સુખ વરતે મંતરને ઘૂટતા ઘૂટતા સ્વાનુભવ સુખ વરતે સૂળ પ્રયોગે સૂક્ષ્મ સમાધિ सर्वज्ञज अद्भूते सूरप्रयोगे सूक्ष्मसमाधि सर्वज्ञज अद्भूते मोक्षाभिमुखवृत्ति स्वीकारी शक्तिकारी प्रज्ञाचक्षुनिरूपे मोक्षाभिमुखवृत्तिकारी પ્રજ્ઞાચક્ષુનિરૂપે દાદાજીની પ્રકૃતિએ વર્તે ભગવન રૂપે દાદાજીની પ્રકૃતિએ वरते भगवन रूपे दादाजीनी प्राकृतिये वरते भगवन रूपे दादाजीनी प्राकृतिये વર્તે ભગવન રૂપે પોતે પરમાત્મા પદ વરતી વરતાવે તદરૂપે પોતે પરમાત્મા પદ વરતી વરતાવે તદરૂપે પોતે પરમાત્મા પદ વરતી વરતાવે તદરૂપે પોતે પરમાત્મા પદ વરતી વરતાવે તદરૂપે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે અંતિમહેતુ સીતકવાણી होय स्वरूपे मंतरने घुटता घुटता स्वानुभव सुखवरते ई मंतरने घुटता घुटता स्वानुभव सुखवरते दादाना प्रत्येका शब्दे अन्तरटा का खुलते दादाना प्रत्येका शब्दे अन्तरटा का खुलते જેવા રોગો તેવા ઔષધ શ્રી મુખવાણી ઝરતે જેવા રોગો તેવા ઔષધ શ્રી મુખવાણી ઝરતે દાદાના પ્રતિકા શબ્દે અંતર ટાંકા ખુલતે દાદાના પ્રતિકા શબ્દે અંતર ટાંકા ખુલતે જેવા રોગો તેવા ઔષધ શ્રીમુખવાણી ઝરતે જે નિવારો તેવા ઔષધ શ્રી મુખવાણી જરતે સૌમ્ય પ્રતાપી સિદ્ધ વચન બળ કેવળ જ્ઞાન સ્વરૂપે સૌમ્ય પ્રતાપી સિદ્ધ વચન બળ केवल ज्ञान स्वरूपे सौम्य प्रतापी सिद्ध वचन बळ केवळ ज्ञान स्वरूपे सौम्य प्रतापी सिद्ध वचन बळ केवल ज्ञान स्वरूपे निश्चय व्यवहारे उपकारक अक्षय मन्त्रामूर्ते निश्चय व्यवहारे उपकारक अक्षय मन्त्रामूर्ते अन्तिम हेतु सिद्धक वाणी होयज मन्त्र स्वरूपे अन्तिम हेतु सिद्धकवाणी होय स्वरूपे हीमन्तरने घुटता घुटता श्वानो भव सुखवर्ते हीमन्तरने घुटता घुटता श्वानो भव सुखवर्ते અંતરને ઘૂંટતા ઘૂંટતા શ્વાનુભવ સુખવર્તે મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખવર્તે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શું રસમ લાયા છોકરો છું જો એક તો હોય જ નહીં કે તૈયાર જ રાખી મૂક્યું છે હે પછી રિપીટિંગ થાય નહીં એસ એમ પટેલને હમણાં આપતો સૂત્રોનું પોતાનું બહુ ઘૂંટણ ચાલ્યા કરે છે નહીં તો હમણાં વધારે ચાલતું લાગે છે એમાંથી આ સુંદર પૂછ્યા છે આવો શું પૂછાય થોડું ત્યાં ઉપર ખુરશી પર બેસે ને મોટું નમો વિતરાગાય દાદા ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હું રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી તો એ નીચેના આપતા સૂત્રો સમજવા માટે એમને કહે છે કે આપણે સત્સંગમાં સમજીએ આપતા સૂત્ર નંબર બે હજાર છસો ને પાંચ આપતો આપત પુરુષની શું લાઈન કઈ બધી ખૂબે તમે બોલો તમારે બોલવાનું બધા કોઈને નહીં આપ તો પુરુષની ખૂબીઓ છે કે અંતઃકરણમાં છૂપે એ આપતો સૂત્ર છે આપતા પુરુષનું આપતા સૂત્ર નંબર બે હજાર છસો ને પાંચ જ્ઞાની પુરુષને એક ક્ષણ વાર પણ સંસાર પરિણતિ ના હોય ને સંસાર ભાવ પણ ના હોય પરિણતિ હોય ને સ્વ સંપૂર્ણ સર્વાંગ જ્યાં સુધી જ્ઞાન પરિણતિ નથી હોતી ત્યાં સુધી આવી દશા ના હોય કે ચેતન ચેતન ભાવે જ પરિણમતું હોય પૂતગલ પૂતગલ આ બંનેની ધારાઓ ચેતનની ધારા ચેતનના જ્ઞાન દર્શન પ્રકાશથી અને પૂતગલની ધારા ભૌગોલિક કારકતાઓથી આ બંને ધારાઓ સ્પષ્ટ નોખી નોખીપણે અલગ સાથે સાથે જ રહ્યા કરે ત્યારે સંપૂર્ણ સર્વાંગ અનુભવ હોય ત્યારે જ આ પદ આ દશા હોય છે એટલે આ દાદા ભગવાનની દશા કહેવાય અને આપણે મહાત્માઓને તો આપણને જેટલે અંશે એ બે સાથે રહી શકતી હોય તો બહુ સારી વાત છે અને બધા લાગે કે હું સમજ્યું છું પરંતુ એવી ધારાઓમાં તો પોતે પોતાના સેન્ટરથી ચ્યુત થાય જ નહીં કોઈ દિવસે બધો વ્યવહાર હોય બધું હોય પણ એ વ્યવહાર કેવો હોય કે સેન્ટર અને વ્યવહાર સેન્ટર સાથેનો જ વ્યવહાર હોય આ વાત છે એટલે આપણું સેન્ટર કેટલું ને કેન્દ્રવર્તી થયું છે એ જોવાની બહુ જરૂર છે મન વાણીને કાયાનો વ્યવહાર જ્યાં આવીએ જ્યાં ક્ષેત્રે ક્ષેત્ર બદલાય અહીંયા જઈએ ત્યાં જઈએ કરીએ ફરીએ બધા સાથે એડીએ મળીએ બધું ઘણો વ્યવહાર હોય પરંતુ જે સેન્ટર્ડ છે આખા એમનો આખો વ્યવહાર જ જો જોતા આવડે તો કલ્યાણ થઈ જાય પુત્ર સમજાય છે એટલે તમારે આવું રહેવાનું છે ભાઈ હવે તમારો વારો આવ્યો છે દાદા ભગવાન પછી હે હવે શું કરો છો માથું કેમ આ કે નાનું છે પણ એટલે આમ આમ કરીને કહેવાનું હા કે રાઈટ એમ થાય છે રોસરાજી કહેશે કે તમારો વારો છે ખરું કે નહીં તો પછી જયંતિભાઈ સાહેબ શું કહો છો ચાલે મનેશભાઈ તો ખાસ બોલો એટલે કે ચાલે જ નહીં તમારા હવે બોલો હવે તરફ સેન્ટર્ડ આપણને કેન્દ્ર સેન્ટર તો બધાને પ્રાપ્ત છે પણ પ્રાપ્ત થયા પછી સેન્ટર્ડ આપણી અંદરની ધારા છે બધી ચેતનની એ ચેતનની ધારા એ સેન્ટરમાં સ્થિર થાય ત્યારે જ કામ થાય છે એટલે જેટલા પ્રમાણમાં જેમના જેટલા વર્તુળો હોય એ પ્રમાણમાં થાય તો તોય બહુ સારું વર્તુળના પ્રમાણમાં બધાનો ફેર હોય દરેકનો ફેર હોય બધાના વર્તુળ પણ એ વર્તુળ હજુ વર્તુળ સ્વરૂપે થયા ના હોય એ મોટી ભાનગઢ છે અચ્છા કેમ નથી આયા છે કે વર્તુળ વર્તુળ થવા જોઈએ એટલે કે આપણી વ્યવહારની દ્રષ્ટિ છે એ ખાલી શબ્દમાં ના રહેતા એ અનુભવ પ્રમાણ થવી જોઈએ અનુભવ પ્રમાણ અને વ્યવહારની દ્રષ્ટિ સિદ્ધાર્થના દ્રષ્ટિ વખત અનુભવ પ્રમાણ થઈ શકે જ નહીં કોઈ દિવસે એટલે જેટલી અનુભવ પ્રમાણ થઈ આપણે પોતે પોતાના જેટલા વ્યવહારો જેટલો વ્યાપ છે એ બધામાં તો એ ઘણું થઈ ગયું બહુ સારું કહેવાય તો પણ એવા એના આંદોલનો અને એના વાઇબ્રેશન્સ બધા હોય બધે તે એમના વર્તુળના પ્રમાણોમાં તો બહુ સુંદર રીતે રહ્યા જ કરે જ્યાં જ્યાં હોય ત્યાં તો હાલતા ચાલતા છે ને બધા એવું એટલે આપતો સૂત્ર એટલે જ્ઞાની પુરુષને ક્ષણવાર પણ સંસાર પરિણતિ ન હોય ને સંસાર ભાવ પણ ના હોય નીચ પરિણતિ હોય ને સ્વસ્વભાવ હોય આપણી જોડે બધા વ્યવહાર હોય છતાં પણ પણ એ જોતા આવડવું જોઈએ પાછું આ મુશ્કેલી છે એટલે આપણે આપણા સેન્ટર સાથે એમની પાસે જઈએ વાતો કરીએ બધું કરીએ એટલે આપણે સમજી લીધું કે આ પ્રમાણે છે આવી રીતે થાય છે બધું પરંતુ આપતા પુરુષને અમને કેટલું સુંદર પદ બોલાવ્યું તે વખતે કવિરાજથી એટલું સુંદર બિલ્ડિંગ થઈ ગયેલું પેલી આપતાવાળી વખતનું કુદરતી જ હતું બહુ કુદરતી હતું ઓર જો પેલું પાછળ વાગે નહીં રસીભાઈ આવ્યા છે એટલે બહુ ભાવ થયો દાદાની આજે એમની સ્થિતિ હતી ત્યાં આગળ જૂને અમારે ઘેર તે દાદાનું ત્યાં આગળ અનુસંધાન એ ઘર સાથે ઓગણીસો પાંત્રીસ છત્રીસથી ઓગણીસો પાંત્રીસ ને છત્રીસથી એટલે અવિધ ઘર છે આજે તો પંચોતેર વર્ષ થયા એને અને એ જગ્યાઓ એમની એમ જ ત્યાં આગળ દાદાના જે વ્યવહારો અને વ્યવહારની અવસ્થાઓ અંતિમ ક્ષણની ગઈ બધી બેસો કેમ છે સારું છે એ બધું એ કારણે એમને થયું કે આ દાદાની જગ્યા છે એને આપણે મંદિર જેવું કરી નાખીએ અને આ રૂમ ખુલ્લો જ રહેવાનો પછી વિચાર કરી કે શું કરવું નામ શું ત્યારે બધાને ભાવ થયો દાદા આલય એવું રાખ્યું દાદા આલય ચાલે દાદા આલય હમ દાદા આલય હે દાદા આલય દાદા આલય બહુ સારું બહુ સારું એટલે મંદિર એમને ભાવ થયો હતો એટલે રાજેશ લાકડાવાળાને કહ્યું અને એમને કરી પણ દીધું એમનો ભાવ હોય કે સરસ સારા લાકડામાં સારી રીતે કયું લાકડું વાપર્યું સાત છે કે સાત છે હા એ તો બરોબર છે કરો એ બહુ સરસ થઈ ગયું છે એટલે કાલે આપણે રામનવમી છે અને યોગાનુયોગ રામનવમીનો દિવસ અમારા પિતાજીનો જન્મદિવસ પણ છે યોગા દિવસ જે અમારા પિતાજીને એ સાથે થઈને આ મકાન ત્યાં આગળ પાંત્રીસ છત્રીસમાં બનાવેલું અને ત્યાર પછી સુલતાણીની સાલમાં જરાક આગળનું એલિવેશન થોડું બદલ્યું આગળનું એલિવેશન બદલી નાખ્યું થોડું છેતાલીના આખર અને સુલતાલીમાં થઈને તૈયાર કર્યું જે રસિકભીરે છે એ જગ્યાનું એટલે કાલે આપણે નવથી કેટલો નવથી અગિયાર સમય રાખ્યો છે એટલે તમારા તો અમદાવાદથી નહીં અવાય અવાય જો અવાય તો પછી અમને હાથે નહીં જવાના તમારી જોડે જો એ શરત હોય તો <laughs> છે શરત આજે હાથે આવવાના હતા પણ અમને કાલનો ખ્યાલ ના રહ્યો એટલે કાલે છે અમારે એટલે નહીં નીકળ્યા આજે હે તમારે આવવાનું નહીં જવાના અમને આપણે નવ વાગે ત્યાં હાજર થઈ જઈએ કલાક એમની જોડે રહીશું પછી આપતા પુત્રો છે જ બધા રસીભાઈ પ્રસાદ આપે થોડો અને આપણે તો જઈશું નહીં તો દસ સાડા હજાર કરાય રસીભાઈ રજા આપશો કે હે આપણો કલાક દાદાએ ગુંસાણું કહ્યું છે ખાસ આપણું ગુસ્તાણ થઈ જવું જોઈએ બસ બહુ મોટી વસ્તુ છે કોઈ પણ પ્રકારે ગઈ પણ આપણા આસન કે સ્થિતિ કે કોઈ પણ પ્રકારે હોય ત્યારે શુદ્ધાત્માના સેન્ટર સાથે આપણી ગુંઠાણું બહુ સુંદર કે છે ગુણસ્થાન કે છે ગુણસ્થાન એટલે કે ચેતન ચેતનની ધારા ચેતન ધારાએ કરીને હોય અને પૂદગલ પૂદગલની ધારાએ પૂદગલની ધારાએ કરીને હોય આ બંને ધારાઓ સાથે હોય એને ગુણસ્થાન કહેવાય ગુણસ્થાન એને કહેવાય દસ મિનિટથી ચાલુ થાય બાંધે મારે જાડા રીતે આજના કારના હિસાબે ત્યારથી એક કલાક આજે મૂક્યો શ્રીમદે તો કેટલું જબરજસ્ત કહ્યું છે એક સમય માટે પણ એક સમય માટે પણ જે અસંગપણે રહ્યા છે સ્વાદ માણ્યો છે એક સમય હા એ સર્વ સમય માટે અસંગ છે એટલે અહીંયા હંમેશા વિતરાગ માર્ગમાં અને બધામાં શરૂઆત બીજ શરૂઆત અને પરિણામ શરૂઆત વગર પરિણામ હોય નહીં એ વાત બહુ મોટી કરી એ વાત કરી જ્યારે આપણે તો મહાત્માઓને આટલો સુંદર બધાને અનુભવ દાદાની હાજરી પછી એટલે આ દશા માટે આપણે ખાસ આવી રીતે રહીએ ગમે ત્યાં આટલો તો રાખીએ બહુ સરસ બની શકે તો બહુ ઉતાવળમાં હોય કામના સંજોગ હોય બહુ દબાણ હોય ત્યારે ચલો દસ મિનિટ તો થઈ દસ મિનિટ ચાલો પણ કલાકનો ભાવ રાખ્યો બહુ સારું ઉત્તમ એના જેવું કંઈ નહીં અને પછી સંજોગો આપણને ખેંચીને લઈ જતા હોય તો વાત જુદી કે કંઈ વાંધો નક્કી કાશ કલાક પછી થાય એટલે પછી ધીમે ધીમે ઓટોમેટિક એ તો હાલચાલ કરી ઉઠીને જશે જ જાય જ નિયમથી જાય એટલે બે હજાર છસો પાંચનું સૂત્ર બહુ સુંદર છે આપતો સૂત્ર સંસાર પરિણતિ બહુ સંસાર પરિણતિ એટલે ભાવ વગર પરિણતિ હોય નહીં સમજાયું ને એટલે કે સંસાર પરિણતિ એટલે શું કે વ્યવહાર એ નિશ્ચય છે એટલે વ્યવહારે વ્યવહારના પરિણામો અને સંસાર ભાવ એટલે કે વ્યવહાર તે હું છું એ રીતે સમજ્યું પરિણતિમાં આપણું પોતા પણ બધું નીકળી જાય તારે જ છૂટી પડે તાસુ એ આપણે અને આપણે હું ને મારાથી છૂટા થયેલા જ છીએ સમજાયું આમ તો મહાત્માઓને સંસાર ભાવ કહેવાય નહીં પણ આ પરિણતિ બહુ મોટી વસ્તુ છે પરિણતિ પરિણામ પરિણમન પરિણતિ શું કહ્યું તો પરિણામ ઉપર જ કિંમત છે કેવું પરિણામ છે હવે એ બીજ સ્વરૂપ પ્રાપ્ત થયું હોય પરંતુ આપણું આજ્ઞાધર્મે કરીને આ પરિણમનતા એટલે કે પુરુષાર્થનો ભાગ છે આખો અંતરદશાનો એ પરિણમન કે છે એમાં આપણું મેં કહ્યું કે કેન્દ્ર અને સર્કલ વર્તુળ એ સરખું થવું જોઈએ બધું કે વચ્ચેનો ભાગ છે તો લાંબો ગારો છે બહુ મોટો છે એટલે દાદાએ કહ્યું કે તમે તો હજુ આપણે આ યાર્ડમાં છીએ આપણે બધા એટલે તે તો પહેલ પહે વખત કહ્યું હતું બહુ આગળ કહ્યું હતું એટલે હવે તો બધાએ પ્રગતિ કરી બધી ખરું કે નહીં બોલતા શું થાય ક્યાં હા તો સવાલ તો છે જ ને હમ સવાજ નથી કેવું જોયા કરે છે જોયા કેમ કરે છે હા અવાજ નથી આવતો ત્યાર પછી પરિણતિ એ પુરુષાર્થ અને દશા એનું પરિણામ પછી દશા છેલ્લું પરિણામ પરિણામ એટલે ટેસ્ટેડ થયું એટલું પરિણમન પરિણતિ પ્રાપ્ત તો થઈ છે બધા આપણે બધા એને પણ પરિણમન દશામાં છીએ બધા પરિણામ એટલે પુરુષાર્થ બધું કહેવાય અને એનું પરિણામ સ્વરૂપ જેનું જેટલું સ્વાદ હોય એ બધાનો સ્વરૂપ એ રીતે બીજું સૂત્ર આપતા સૂત્ર નંબર એક હજાર આઠસો ને સાહીઠ એક હજાર આઠસો ને સાહીઠ સરપ્લસ ટાઈમ શેમાં વાપરો છો તેના પર જોખમ છે સરપ્લસ ટાઈમ ઇન્ટુ સિંગલ કોમામાં શેમાં વાપરો છો તેના પર જોખમ છે સપોઝ ટાઈમ પોતાના આત્મા માટે વાપરે તો બધું પાણી પોતાના ખેતર ભણી જાય છે ને બીજે વપરાય તો પાણી બધું નકામું જાય છે માટે જેનો સરપ્લસ ટાઈમ આત્મા માટે ગયો તેનો બધો જ ટાઈમ આત્મા માટે ગયો કહેવાય સરપ્લસ ટાઈમ આત્માથી શું કરવાની લાઈનો છે કવિરાજને બોલો તમારે તો ભટ્ટ મોડા પર આવી જવું છે આત્મા અર્થે ઊંઘી જવું આત્મા અર્થે ખાવું આત્મા જાગવું આત્મા અર્થે તમારે તો બધું તમે બધું મોડે કરી નાખ્યું છે બોલો જાગરણ વિચરવું તે યાત્રા પૂજન પૂજન આ आत्मार्थे भोजनते अन्नशन आत्मार्थे भोजनते अन्नशन प्रवृत्ति ते निवृत्ति हरि ओम तसत् प्रवृत्ति ते निवृत्ति हरि ओम तसत् सर्वांगी શુદ્ધ સહુ અવસ્થામાં સર્વાંગી શુદ્ધ સહુ અવસ્થામાં અર્પણયાત્મા સુચરણોમાં સુચરણો आत्मार्थे जागेते निन्दर आत्मार्थे जागेते निन्दर आत्मार्थे बोलेते मन्तर आत्मार्थे बोलेते मन्तर आत् आत्मार्थे क्रियाते अक्रम् आत्मार्थे क्रियाते अक्रम् आत्मार्थे विद्याते विक्रम आत्मार्थे विद्याते विक्रम् નો ખુદા ખુદ વિશુદ્ધ આત્મા ખુદનો ખુદા વિશુદ્ધ આત્મા અર્પણ આત્મા સુચરણોમાં અર્પણ આત્મા સુચરણોમાં આત્માથી ભોજન એ કે અંશ એ તો આમ તો અંશના વ્રત લેવું પડે તપ છે તપ એટલે આ તો સતત બધું બન્યું એટલે આ બધું પરિણતિના ભાગમાં જાય છે સરપ્લસ ટાઈમ શેમાં વાપરો છે એટલે બધો સરપ્લસ ટાઈમ આ બધો હોય આપણે ગમે તેવું હોય તો પણ દાદા કહે છે ને ઉપયોગ વિલો નહીં મૂકવાનો ઉપયોગ ઉપયોગ ક્યાંય પણ વિલો ના હોવો જોઈએ કોઈ વખતે કંઈ બીજું કામ આપવું પડ્યું તો ગમે તેવું પતંગ હોય ને તો કે આપણે કે સંકુલથી આમ દોરી લબેટીને આમ રાખી મૂકવી આમ પકડી રાખવું પતંગ દોરી છટક ના જો આપણા હાથમાંથી આ તકલીફ થઈ જાય જરા છટકે તો કે ગઈ ગઈ ગઈ કે છે એનો ઉપયોગ કહેવાય છે બને વ્યવહાર છે ને બધો વ્યવહાર કંઈનું કંઈ આવી પડે સંજોગ દાદા આત્માર્થે વિદ્યા તે વિક્રમ એટલે શું કહેવાય છે આત્માર્થે વિદ્યા તે વિક્રમ આત્માર્થે વિદ્યા એટલે શું કે આ વ્યવહારમાં બધો જ વ્યવહાર આવે છે ને તે શુદ્ધાત્માના ખાતે જ હોય બધો એના સિવાય બીજો હોય જ નહીં આખો રિલેટિવ વ્યવહાર એ રિયલ શુદ્ધાત્માના ખાતા તરફથી હોય છે એટલે રિલેટીવ ખાતામાં નહીં એટલે આત્માર્થી વિદ્યા એટલે શું રાગે કે છે આત્માર્થે વિદ્યા તે વિક્રમ ખુદનો ખુદા વિશુદ્ધ આત્મા હા એ વિક્રમ વિક્રમ એટલે ત્યાં આગળ જ આખું વિજ્ઞાન ખુલ્લું થાય છે વિક્રમ એટલે આમ વિજય જેવું ગણે વિક્રમ એટલે કયા સેન્સમાં એ પરાક્રમ જેવો ભાવ છે એ બહુ મોટો વિક્રમ શબ્દ તો આ તો ક્ષત્રિયોમાં વપરાય અને વ્યવહારમાં વપરાય છે આપણને બધી રીતે કાં તો કોઈને આપણે બે સ્પર્ધામાં જીત્યા આવીએ વિક્રમ કર્યો હોય રેકોર્ડ તોડ્યો હોય આવું બધું વ્યવહારમાં સમજે બધા અહીંયા આગળ કોઈ ક્રિયાઓ છે જ નહીં સ્પર્ધા નથી કશું જ નથી એટલે આ આજ્ઞા ધર્મમાં જાય બધું આ તો લખાઈ ગયું છે ત્રાસમાં લખાયું છે સમજાય ને એટલે શબ્દથી નહીં જવાનું સરપ્લસ ટાઈમ શેમાં વાપરો છો તેના પર જોખમ છે સરપ્લસ ટાઈમ પોતાના આત્મા માટે વાપરે તો બધું પાણી પોતાના ક્ષેત્ર બની જાય છે અને આવી સ્થિતિ હોય ત્યાર પછી તો શું બને જયંતિભાઈ આપણે નથી સમજતા શું બને આવી સ્થિતિ હોય તો તો તો આ ભારતનું કલ્યાણ થઈ જાય ને હમ આવી મોટી વાત છે બહુ સરપ્લસ ટાઈમ પોતાના આત્મા માટે વાપરે તો બધું જ પાણી પોતાના ખેતર બની જાય છે એટલે અશુદ્ધાત્માનું એ બધામાં ને બીજે વપરાય તો પાણી બધું નકામું જાય છે પરંતુ આપણે જો આપણું રોજનું ઉપયોગ હોય અને આપણો ટાઈમ ઓડિટ હોય સમય અને એનું હિસાબ કાઢતા હોઈએ બધું તો સવારે હોય સાંજે હોય દિવસમાં દિવસમાં એ પ્રતિક્રમણો શૂટ ઓન સાઇટ આ બધું કહ્યું છે ને એના માટે જ છે આ એટલે જોવાનું સતત આપણે આપણો ટાઈમ કયા હિસાબે છે અને આ કાળમાં સતત તો રહી શકે એવું નથી બોલીએ ખરા આપણે સતત એ પ્રતિજ્ઞા ભાગને લાગુ પડે છે શું બોલીએ તો ખરાક આપણને નિરંતર રહે છે પ્રતિને લાગુ પડે છે પણ નિરંતરતા રહેવી એ તો બે ધારા જ આખી નોખી જુદી થઈ જાય શું પણ પ્રતિથી શરૂ થયું એટલે કહી શકાય છે પ્રતિથી એ બહુ અગત્યનું છે આ ક્ષાયક ક્ષાયક પણ ક્ષાયકતા રહી શકતી નથી શું હા એ આપણી નિકાચિતતા સ્વભાવની ચિકાસ તેઓના સ્વભાવની પ્રાકૃત સ્વભાવની એના કારણે રહી જ ના શકે અને આપણને એમ લાગે કે હા છે હું એટલે હજુ પૂતગલમાં થાય કે ના આમ આમ થાય આમ ક્યારે પણ ના હોવું ઘટે બહુ જોખમ છે બહુ મોટું જોખમ છે હમ એ પછી કહ્યું ને ટાઈમ સરપ્લસ ટાઈમ શેમાં વપરાયો તે જોખમ સિદ્ધાંતથી જરા પણ ચ્યુત ના થાય સિદ્ધાંતથી જરા પણ ચ્યુત ના થાય સિદ્ધાંત અને અસિદ્ધાંત એ હજુ આ પૂતગલના સ્વભાવને ચિકાસને કારણે આપણી જોડે એ સિદ્ધાંતમાં સ્થિર થઈ જવા માટે વ્યવહાર બધો બાકી રહેલો હોય તો એવો સહજ અને સુંદર થઈ જાય સરળ થઈ જાય બધો કે આપણને સિદ્ધાંત સિદ્ધાંત સ્વરૂપે જ બધું નિરંતર બધા વ્યવહારોમાં રહ્યા કરે બધા જ વ્યવહારોમાં હવે વ્યવહારો તો જાત જાતના આવે એક બે જાતના તો કેટલી જાતના વ્યવહારો તો આપણે એકલા પડ્યા તો એ કંઈક આમ થાય જરાક એકલા પડ્યા આમ થઈ થઈ ગયું બહુ જાતના વ્યવહારો આવે જાતના સમજ્યું એ તે વખત કઈ ટાઈપનો છે એ જોવા જેવી વસ્તુ છે આપતા સૂત્ર નંબર ત્રણ હજાર ત્રણસો ને પાંચ સ્વરૂપ જ્ઞાન પછી સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ થઈ તેનું જ નામ કેવળ જ્ઞાન ત્યાં સુધી કેવળ દર્શન કહેવાય એટલે કેવળ જ્ઞાન ને કેવળ દર્શનનો આ ભેદ દાદાએ બહુ સુંદર સમજાવ્યો છે આ સૂત્રમાં બહુ સરસ આવ્યો છે સિદ્ધાંતિક સ્વરૂપે કે સ્વરૂપ જ્ઞાન પછી સ્વરૂપ જ્ઞાન બહુ મોટી વસ્તુ છે આત્મજ્ઞાન આમ તો વ્યવહારમાં આમ કહેવાય છે અને અધ્યાત્મ ભાષામાં એવી રીતે કહેવાય છે આત્મજ્ઞાન સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન એ ગોમે શાસો અપ્પા ના દર્શન સબ્જુઓ પછી શેષામે બા હીરા બાવા એટલે તો શાસ્ત્રમાં તે વખતે સારા લોકો હતા તે ડાહી ભાષામાં લખેલું છે હમ જ્યારે અહીંયા સ્વ અને પર સ્વરૂપ પરરૂપ સીધું જ ઓપરેશન સીધે સીધું અંદર કશું લોહીબોઈ નીકળે નહીં કશું નહીં કાપકૂપી કરવી ના પડે એવું ઓપરેશન મનનું માઇન્ડના લેવલનું આપણે મન જોડે જેટલો નાતો હોય એનાથી છૂટા પાડવા કંઈ સહેલું વાત નથી જોડિયું છે બેન જોડિયું એમાં જુદા પાડવા બહુ મોટી વાત છે અને પછી મન રહે છે પેલું જુદું પાડ્યું તેને બધી રીતે ઉઠાવળ બધું કરીને એ કરી દે છે એમને પણ પછી રહ્યું તે મન ખરું પાછું એના આખી નિકાચિતતા છે ચીકણાટ છે બધું જ છે એમાં અંતકરણમાં બધું જ પડ્યું છે આ બધું જોવાનું એટલે સ્વરૂપ જ્ઞાન પછી સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ થઈ ચિત્ત શુદ્ધિ એટલે વ્યવહાર શુદ્ધિ એટલે આપણને દર્શન આવરણ જે છે દર્શન આવરણ તે આ વ્યવહાર રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આપણે જે રિલેટિવ જોઈ શકીએ છીએ છતાં રિલેટિવ જોવામાં પણ હજુ આવરણો કામ કર્યા વગર રહે જ નહીં હોય જ તો એટલે એ આવરણો જાય એને આ રિલેટિવ ચક્ષુના આવરણો કે છે શું કે છે એ એને પણ દર્શન જ કે છે એ વ્યવહાર દર્શન છે આખું એટલે આત્માની હાજરી છે તો એ વહાર દર્શન હોય ને તો વહાર દર્શન હોય જ ક્યાંથી કોઈને એટલે આખું વિશ્વ ભારત આ બધું એના પર રહેલું છે દરેકને એ વ્યવહાર દર્શન કહે છે એટલે આંખોથી આ બુદ્ધિ એ કંઈ એની પાસે એવું નથી બુદ્ધિ તો એક જાત પરપ્રકાશ છે બીજું કશું જ છે નહીં પરપ્રકાશ જેમ અંદર બેટરી સેલ પાવરવાળો હોય તે પાવરથી બેટરી ચાલ્યા પ્રકાશ આપે એના જેવું છે સમજો ને પણ પરપ્રકાશ છે એટલે એને એ પાવર સ્વયં રીતે કામ ના કરતો હોય એનું એને કામ લેવું પડે આપણે એ હથિયાર ને આપણે હથિયાર આવું જ્યારે સ્વ છે તેમાં તો પર છે જ નહીં એટલે સ્વયં પ્રકાશ એટલે ચિત્ત શુદ્ધિ કહી તે વ્યવહાર શુદ્ધિને કારણે આપણને જે જ્ઞાન સ્વરૂપે દ્રષ્ટિ ખુલ્લી થઈ છે દર્શન ખુલ્લું થયું છે એ દર્શનમાં વ્યવહાર શુદ્ધિ થતાં જ આપણને શુદ્ધ ચિત્તો પ્રાપ્ત થયું છે પરંતુ ત્યાં આગળ ચિત્ત શુદ્ધિ થાય છે આપણી શુદ્ધ ચિત્ત થયું એટલે શુદ્ધ ચિદ્રુપ છીએ છતાં પણ શુદ્ધ ચિદ્રુપ રહી શકાય નહીં કોઈનાથી તો એ કારણ આ છે મોટું ચિત્ત શુદ્ધિ ક્યાં કે છે ચિત્ત શુદ્ધિનો ક્યાંય પણ ઉપાય હોતો જ નથી આખા ભારતના બધા દર્શનો આજે કહેવાય છે એમાં ક્યાંય નથી પાટંજલ યોગી હતા મુનિ હતા અને એમનો ચિત્ત શુદ્ધિ કહે છે બધા વ્યવહારમાં ચિત્ત શુદ્ધિ કહે છે પરંતુ એમાં જ બધા પ્રમાણો છે કે ચિત્ત નિરોધ છે એમાં શું કહ્યું હા ચિત્ત નિરોધ ચિત્ત એક પ્રવાહ જેવું છે એટલે એને કેમ કરીને નિરોધ એટલે પ્રવાહને આપણે નદીનો ફોર્સ જતો હોય ને એને રોકવો હોય ને એના જેવું છે એ ચિત્ત અને શુદ્ધિ બહુ જુદી છે આ શુદ્ધિ એ છેલ્લા છે વસ્તુ છે એટલે એટલે જેને વિજ્ઞાન કરી નાખવું કોઈ જગાએ ના હોય અદભુત ના હોય એટલે સ્વરૂપ જ્ઞાન પછી સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ થઈ તેનું નામ જ કેવળ જ્ઞાન સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ ક્યારે થાય કે વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિએ કરીને હું છું એવું સો ટકાએ આપણને રહ્યા કરતું હોય તો ચિત્ત શુદ્ધિ થઈ કહેવાય સમજાય સો ટકા આ તો કેવજ્ઞાનની ભૂમિકા ઉપર જ હોય છે બીજે ક્યાંય નથી હોતું એટલે છેલ્લી દશાનું છે એટલે આપણી આજ્ઞા ધર્મમાં વ્યવહાર દ્રષ્ટિથી હું જે છું તેમાં જ આપણું એકલી વ્યવહાર દ્રષ્ટિ દાદાએ કહ્યું કે તમને અઘરું લાગતું હોય કે શુદ્ધાત્મા પદે નથી રહેવાતું તો કહો મને કોઈએ પૂછ્યું હોત ને કહ્યું હોત ને કે દાદા કંઈક કર્યા પણ છે સહેલું કંઈક એકદમ મને એક જ રહે મને કશું બીજું ભાન નથી રહેતું કારણ કે તું આજનું વ્યવહાર દ્રષ્ટિ તું હું છું એટલું જ રાખજે એક જ આગળ જા તો બધું જ એની મેં આવી જશે કોઈ પણ પાંચ આજ્ઞામાં તને ફાવતી હોય લઈ લેજા તમને શું લાગે છે સર બોલો કોઈ પણ લો પાંચ આજ્ઞામાંથી કોઈ પણ લો એ પ્રમાણ કરીને કોઈ તપાસ ના કરી આવી વસ્તુ છે પણ પાંચ આજ્ઞાનું મહત્વ છે હાથમાં પાંચ આગળ કર્યું કેટલું હાથ સરસ કામમાં આપણે કામમાં આવે છે ને સારી રીતે હમ પણ આગળ પોતે પોતાની જુદી રીતે કામ કરતી હોય તો ખૂબ દશા થાય એવું છે આ એટલે ખોટું નથી પણ એ તો હાજરીમાં એટલે પાંચ આજ્ઞા બહુ મોટી વસ્તુ છે એ આ કાળને ખાસ પાંચમા આરા માટે અને કળિયુગ માટે છે એટલે સ્વરૂપ જ્ઞાનનું કહ્યું સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ એનું નામ જ કેવળ જ્ઞાન સમજે ત્યારે એ તો મનના લેવલે મનના પર્યાયો અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું ને સર્વાંગ શુદ્ધ છું અનંત જ્ઞેયોને કહે છે તે તે જ વખતે એક દર્શન ભક્તો થાય તો ક્યારે હોય કે બધું બધું સાથે હોય ત્યાં તે વખત ક્યાંથી હોય એના માટે તો પોતે પોતાની કેન્દ્રવર્તી આખી પ્રતિમા ધારણ કરવી પડે તે મહાવીર ભગવાને આવી અદભુત પ્રતિમાઓ તો તમે જાણો છો કે નહીં બહુ મજાની છે એ ધારી શકાય જ નહીં બહુ મોટું પરાક્રમ છેલ્લું છે પરાક્રમ એ એક અદભુત પ્રતિમા તો એક જ હતી અખંડ અને બીજી અર્ધ રાખી નેવી હતી બે બાકી બધા બીજા બધા તપના પ્રકારો હતા અંતરના બધા અંતરના તપના પ્રકારો છે અને આપણને કહ્યું છે કે અહીંયા આજ્ઞા આજ્ઞાધર્મમાં બધું અંતર તપ છે એટલે આપણે તો વ્યવહાર આ તો વ્યવહાર નવું નિશ્ચય આ રિલેટિવ નવું રિયલ રિલેટિવ રિયલ રિયલ રિલેટિવમાં ક્યાંય પણ આપણું રિયલ પ્રણય આમ કહીશું તો ખરા હું કેવી રીતે હોઈ શકાય તો દાદાની કૃપા છે ને અમે બોલીએ બધા આપણે એવું રીતે પણ આપણે અંદર તપાસ રાખવાની બધું કોઈ પણ વ્યવહાર જોજો તમે કારણ કે બોલાવાનું આ તે વ્યવહાર તો આમ થઈ જ જાય છે તે વખતે કેટલી જાગૃતિ એ જોવાની વાત છે બહુ મોટી વાત છે આ તો એક શબ્દ મોડામાંથી જાય છે જવાબદારી છે આપણી એક એક શબ્દ એ મન વાણીને કાયા એ વ્યવહારથી દરેકને પોતાના પૂતગલ અને પ્રાકૃત પરિણામોથી હોય છતાં પણ એમાં આપણું શુદ્ધાત્માનું સ્ટેજ દશા છે એટલી સુંદર આ કારમાં બનેલી છે આપણને તેમાં એ આપણા પોતાના મન વાણીને કાયા સાથે રહેતા રહેતા જ્યાં બધા મન વાણીને કાયા કોઈ પણ વ્યવહાર વ્યવહાર સાથે આવા એકથી બે ભેગા થયા બોલાય જ જૂથ નજર પડી એનું કારણ શું છે કે જો મન વાણીને કાયમ આપણે છીએ એટલે નહીં તો બોલાય નહીં એવું કોઈ પણ એક શબ્દનું પ્રમાણ જાય ને તો એનું કેટલા બધા પ્રમાણો કેટલી બધી એના એના નય છે એના વ્યૂ પોઈન્ટો છે એ વ્યૂ પોઈન્ટો વગર એકદમ નીકળી શકે નહીં કોઈ શકાય બહુ સમજ લીધું હમ એટલે દાદાએ તો આખું આખું જ અમીન સાહેબ કે છે ઊંઘમાં ખવડાવી દીધું છે બધું શીખવ્યું તો હવે જાગૃત ભાવે એનો બધું કેવો અંદર કામ કરે છે જોયા કરવાનું જાગૃત ભાવે જાગી ગયા છીએ તો આ થઈ ગયા કરો તો દાદાનું કંઈ બોલો ને અંતિમ હેતુ તો બોલ્યું બહુ સરસ છે અંતિમ હેતુ સિદ્ધક માણી એટલે આ બધા સૂત્રો આપણે દાદાના આપસૂત્રો એ જ ચરિતાર્થ કરે છે આપણા માટે અંતિમ હેતુ સિદ્ધક વાણી કે છે સિદ્ધ પદ સ્વરૂપે પ્રાપ્ત થયેલું છે તે આજે વિકાસમાં છે પ્રગતિમાં છે અને સિદ્ધતા એ કારણ ભાગમાં આખી બધી થયા કરે છે શું એટલે આ કારણ અને કાર્યનું વિજ્ઞાન કોઝ અને ઇફેક્ટનું વિજ્ઞાન બુદ્ધિથી સમજવા માટે બુદ્ધિશાળીઓ માટે છે અને કારણનું કારણ પ્રાપ્ત થયા હોય આપણે એવા મહાત્માઓ માટે એ આ પાંચમા આરામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થે કરીને એક અવતારીપણામાં એને પરિણમી શકાય એવું છે એક અવતારીપણામાં એટલે કે અહીંથી છૂટ્યા અને ત્યાંથી અત્યંત સિદ્ધ થઈ જવાનું બસ એટલે સીધે સીધું સિદ્ધ ના થવાય પણ ત્યાં પણ એ સમય આવે પછી બાકીનો રહેલો તપનો ભાગ તપ કલ્યાણક આવે આગળ રહે જ નહીં અને તે વખતે આપણે આપણી કંઈ મરજી ના હોય કે હું આ કપડાં પહેરું તે પહેરું કપડાં જ નીકળી જાય બધા શું કરું એટલે આપણી વ્યવહારની ભાષામાં કઈ છે રીતે નહીં દાદાની ભાષામાં દાદાની ભાષામાં અને ત્યારે અંદર તપ કરવું હવે આ અને હું બસ બે બીજું કશું રહ્યું નહીં છતાં બીજું એનાથી બહારથી ગમે તેવાનો તપ હોય જ આગળ રહે જ નહીં પરિસર અને ઉપસર્ગ કે છે હમ આપણે બોલી તો જોઈએ છે કોઈ પણ મહાત્માઓનો આવે પરિસર કે ઉપસર્ગ પણ એ સમજવા જેવું છે શું પરિસર શું ઉપસર્ગ પછી કોઈ એવું નહીં બહુ સમજવા જેવું છે આપણે વ્યવહારનો હિસાબ કઈ વખતે દાદાએ કહ્યું હતું પહેલાં તમે બધા પોતાનો એકાઉન્ટ બુક રાખો છો કે નહીં કે આ ચોપડી રાખી નથી શુદ્ધાત્માની એકાઉન્ટ બુક શુદ્ધાત્મા એકાઉન્ટ બુક રાખીને રાખેલી હોય કે આજે આટલા દિવસમાં આ વ્યવહાર ખાતે શુદ્ધાત્માનું ખાતું કેમ કરીને ગયું નહીં શુદ્ધાત્માના ખાતે બધો વ્યવહાર હોવો ઘટતો હતો એટલું તપાસ તો રાખવી પડે ને કેટલું થયું કેટલું નહીં એ જોવા જેવું છે પણ વ્યવહાર બહુ આજનો એટલો ઝડપી છે અને ઠાસી ઠાસીને બધોને ઉધાર લાયા છે બધા એટલે શું કરે દાદા કહે છે અમારો વ્યવહાર એવો નહોતો અમારો વ્યવહાર તો આ જીવવા માટે જે પાંચ પચીસ ટકા હતો એટલો જ હતો જ્યારે તમારે ઊંધું થઈ ગયું છે અમારો પંચોતેર ટકા તમારો પછી થઈ ગયો છે અને તમારો પછી થઈ ગયો છે અમારો પછી તમારો ઊંધું થઈ ગયું છે આવ્યાને સમજાયું ને હા એટલે આગળ એ હિસાબ છે બધો હિસાબ આગળનો ચાલો પદ બોલો એક દાદા એક પૂછું હે એક પૂછું જરૂર મોટેથી બોલો આપણે જે આ પરમાણુ તત્વ કહીએ છીએ પરમાણુ તત્વ એ શુદ્ધ વિશ્લેષરા પરમાણુ હોય એક શુદ્ધ વિશ્લેષરા પરમાણુ તો એમાં આ ચારે ચાર ગુણ હાજર હોય છે રૂપ રસ સ્પર્શ ગંધ એ ચારે ચાર હોય છે કારણ કે દરેકના પેટા પ્રકાર છે પાછા રૂપના આમાં શું છે કે પરમાણુ પરમાણુ છે પણ પરમાણુ પરમાણુના સ્કંદો છે સ્કંદો એને પણ પરમાણુ જ કહેવાય કારણ કે કેટલા બધા પરમાણુ બનેલા સ્કંદ હોય છે તે સ્કંદનો પ્રકાર એ સ્કંદનો પ્રકાર હોય નહીં અને આ વિશ્વને વિશ્વની સ્થિતિ હોઈ શકે જ નહીં આજે વિશ્વ સજીવ દેખાય છે નિર્જીવ સજીવ બધું ભેગું તેવું હોઈ શકે નહીં એટલે પરમાણુ શબ્દ જે કહીએ છીએ આપણે ત્યારે એ તીર્થંકર અને કેવજ્ઞાનની ભાષાનો પરમાણુનો શબ્દ નહીં સમજવાનો સમજાયું અને એમની ભાષામાં એ પરમાણુ અને પરમાણુનું વિજ્ઞાન એમને સમજાવ્યું છે તે આ સ્કંધની ભાષાથી જ સમજાયું છે એટલે વ્યવહારથી સમજાયું છે એટલે વ્યવહારમાં આપણો નિશ્ચય શું છે કેવી રીતે છે એ વાણીને વ્યવહારનો એના હિસાબ તો હોઈ શકે જ નહીં કોઈ સંજોગો ના હોય તીર્થંકર ભવન ખાલી જ ઉભા રહેવાનું તીર્થંકર ભવન કેવળ જ્ઞાને જ હોય તો કોઈને કશું જ લાભ ના થાય ગણધરો આવે છે ગણધરો એ પણ બહુ એમને ધર્મ પાળ્યો છે આ તે છે બધા ઉત્કૃષ્ટ પ્રકારના છે શ્રેષ્ઠ છે છતાં એમની શંકાઓ રહેલી હોય છે એટલે તરત જ એ પૂછવામાં આવે ત્યારે બધું નીકળે છે અને શંકાઓનું આખું નિરસન થાય બધું સમાધાન થયા કરે એમ એમ ના થાય દરેકને પોતાની શંકા પોતાનો પ્રશ્ન હોય જ છોડે જ ત્યારે બધું સમાધાન થયા કરે ત્યારે એમાં શું છે હું ચેતન પણ ચેતન અને ચેતનની વાણી પણ હોય છે એટલે તેને દેશના કહી શું કહ્યું દેશના ચેતનની વાણી એટલે શું કે ચેતનના પર્યાય શું કહ્યું ચેતનના પર્યાય હા શરીર સાથે છે છતાં શરીરના પર્યાય અને ચેતનના પર્યાય એટલે તો પરિણતિની વાત કરી એટલે વાણી એ મુખ્ય દરેકને પ્રાપ્તિ માટેનું માધ્યમ છે વાણી વાણી જ મુખ્ય છે મને વાણી વાણી પર ફરા ફરાક કઈ વાણી શબ્દ જોડી શકે છે કે જેનાથી આપણે ક્યારેય છૂટા ના પડી શકીએ એવા એવી રીતે જોડી દે અને શબ્દ એવો પણ હોય છે કે તમને છોડાવી પણ શકે છે એ શબ્દ અત્યારે બહુ જુદો છે ત્યાં દેશના પ્રકારમાં જાય છે આખું એટલે આપણે આપણા વ્યવહારમાં પણ વાણીના વ્યવહારમાં આપણી વાણીનું બધું આમ પ્રમાણને માપ આપી તો ઘટે આવું જ ઘટે દાદા ભગવાનને એમ પટેલ હતા તો પણ એમને વ્યવહારમાં તો બધા પ્રકારો તો આવ્યા ને અમુક અમુક એમને પ્રમાણથી એમના વ્યવહારથી આવ્યા પણ આવ્યા અને જ્ઞાન થયા પછી પણ હોય તો પણ એ વસ્તુ બહુ જુદી છે બહુ અદભુત દશા છે કૃષ્ણ ભગવાન હતા પણ કૃષ્ણ ભગવાનને જ્યારે વાસુદેવ કે નારાયણ પદ સિદ્ધ થાય છે ત્યારે વસ્તુ બહુ જુદી હોય છે અને ત્યાર પહેલાં જે જન્મથી અવતારી સ્વરૂપે જન્મ થયો છે તે અવતારી સ્વરૂપ જન્મને કારણે એમના વાસુદેવ પ્રમાણો છે પૂતગલના એ પૂતગલના પ્રમાણો સાથે છે એટલા પ્રમાણે એવી રીતે છે સમજે પણ પછી વસ્તુ જુદી બને છે હમ અને ક્ષાયક દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો પછી તો કામ જ થઈ જવું છે એમનું છેક છેલ્લે થાય છે બહુ છેલ્લે થાય છે નિમિનાથ ભગવાનના દર્શન કરે છે તારે ત્યાં સિવાય ઉકેલ જ નથી એટલે અમારા શ્રીનકાનભાઈને બહુ વાલું પદ છે કે ચોવીસ તીર્થંકરના ભેળા સ્વરૂપે એમનું એ વાલું છે ને હા એ બોલો જય સચિદાનંદ પદ નંબર ઓગણીસ ચોવીસ તીર્થન કરના ભેગા સ્વરૂપ હે દાદા હજારા હાથો વાળા એક હજારા હાથો વાળા બીજ સ્વરૂપ દાતા બીજ સ્વરૂપ દાતા સુગમ સરગમ સામાયિક ને सुगम सरगम सामाहि कलि आगम अनन्ता आगम अनन्ता आध्यात्मिकयज्ञज सिद्धमन्दिर आध्यात्मिक सिद्ध मन्दिर क्षणिक जगदाता क्षणिक जगदाता हो महवन याहूति शुद्धगी हो महवन आहूति જિંદગી નિશ્ચલ શુદ્ધાત્મા નિશ્ચલ શુદ્ધાત્મા आत्मभावना मन्त्रोचारो आत्मभावना मन्त्रोचारो सतचित आनन्दा सतचित आनन्दा ईश तीर्थं करना भेगा स्वरूप हे दादा सुख स्वाभाविक परमानन्दी शोकप्रभाविक परमानन्दी स्वरूप अजन्मा स्वरूप अजन्मा سوتن جاری کار تنک آخری لائن گا دیکھو بتا کار نر بنگا کار بنگا આખા જગની મિટ ભારત પર સ્વધર્મ વિધાતા આખા જગની મિત ભારત પર સ્વધર્મ વિદાતા સર્વે ધર્મનું લક્ષ્ય જ મુક્તિ તેજ પ્રગટ દાદા સર્વે ધર્મનું લક્ષ જમુતિ તેજસ્વત દાદા એક હજારો હાથો વાળા ની નિજ સ્વરૂપ દાતા એક હજારા હાથો વાળા નિજ સ્વરૂપ દાતા ચૌદીસ વર્તે આણ કરતા સર્વોપરી દાદા ચૌદીસ વર્તે આણ કરતા સર્વ પરિદાતા અનન્ય શરણા સિદ્ધ સામર્થ્ય ઉપરિછતા સાદા અનન્ય શરણા સિદ્ધ સામર્થ્ય उपरि चता सादा एक हजार ने आठ अनंत गुण अमूर्तया मूर्ता એક હજાર ને આઠ અગન ગુણ અમૂત આમૂર્તા શક્ય છે વર્ણનયમથી પણ સિદ્ધેશ્વર ગાતા અશક્ય છે વર્ણનયમથી પણ સિદ્ધે स्वर गाता चोवीस तीर्थं करना भेगा स्वरूप हे दादा चोवीस तीर्थं करना भेगा स्वरूप हे दादा एक हजारो हाथो वाड़ा बीज स्वरूप दाता एक हजारो हाथो वाड़ा बीज स्वरूप दादा અશક્ય છે વર્ણન યમથી પણ સિદ્ધેશ્વર ગાતા અશક્ય છે વર્ણન પણ સિદ્ધેશ્વર ગાતા જય સચ્ચિદાનંદ આજે આ પાંચમા આરામાં કળિયુગમાં ચોવીસ તીર્થંકર ભગવંતો આ તો કોઈ કેવી રીતે માની શકે કેવી રીતે માની શકે અને છે હકીકત એ અદભુત પરમાત્મા પ્રકાશ અદભુત અને આપણે વ્યવહારમાં એમની જોડે બધી રીતે રહેલા છીએ આપણને ખબર નથી બધો વ્યવહાર જેમને જેટલો આવ્યો જે રીતે રહ્યા જેટલું રહ્યા છે એટલા ખબર હશે પણ પછી રહ્યા પછી પોતે જ જાણે કે હું જ છું તાર તકલીફ થઈ જાય છે હું જ ઓળખી ગયો છું છું મને થયું છે દાદાએ દરેકને નિમિત્ત નૈમિત્તિક ભાવે જે વાત કહી હોય તે પોતે એટલા અને વ્યવહારને નિશ્ચય કરી નાખ્યો હોય કે આપણને વ્યવહાર આપણને રસમાં કરે એ વાતમાં જરા કાળજી રાખવાની આપણે બહુ એ પોતે કેવી કેટલા એમ પટેલ મતાન પોતે કેટલા એ જોવાનું છે સાથે આ બહુ ખાસ જોવાનું વાત એટલે વ્યવહાર વ્યવહાર જ મુખ્ય છે આજે દાદા ભગવાનને મળેલા જૈનોના તો પાંચ ટકાય નહીં હોય મોટા ભાગના જૈનો છે લો તો કેવી રીતે બની શક્યું આ એટલે આ ચોવીસે શંકર દેરાશે બહુ અદભુત છે ચલો આજે તો સમય થાય છે મહત્વ એટલે આપણે મંત્ર બોલીએ અને પછી અસીમ જય જયકારો નમો વિતરાગા નમો વિતરાગ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્રાયણમ નમો વજ્રાયણ નમો લોહી સવ સાવણમ નમો લોહે સવ સાવણ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણા તણો સવ પાવપણા તણો મંગલાણમ ચ સવેસીમ મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જાહેરાત કરી દો જય સચ્ચિદાનંદ આવતીકાલે દાદા આલય ખાતે ખત્રી પોર્ટ સવારના નવથી અગિયાર જે નાનું મંદિર સુંદર રસિકાકાએ બનાવ્યું છે એમના દર્શનાર્થે કાલે ખુલ્લું રાખવામાં આવે છે તો સવારના નવ થી અગિયાર દાદા આલય ભાઈજી દરોગાજીની પોળ ખત્રીપુર પાસે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દર્શન માટે ખુલ્લું રાખવાના છે પ્લસ રસિકાકાની ભાવના પણ છે કે દાદા ભગવાનનો જન્મદિવસ જે સુદ ચૌદસની આપણે તિથિ આવે છે તો મહિનામાં જે શું ચૌદસ આવે એ દિવસે આપણે જે બરોડા ખાતે પ્રાતઃવિધિ રાખીએ છીએ તો એ દિવસની પ્રાતઃવિધિ ખાસ મહિનામાં એકવાર સવારના સાડા છથી આ લાગેલા ખાતે રહેશે એટલે ચૌદસ એ દિવસે દાદી મહિનામાં એક સુદ ચૌદસ આવે બહુ દાન કહેવાય સવારની પ્રાર્થના સાડા છથી આખી રાખવામાં આવી એટલે શિવાલય હંમેશા એના મંદિરના દરવાજા ખુલ્લા જ હોય એવું તો બધા જાણતા હશે શું કહો શિવાલય હંમેશા ખુલ્લું હોય હવે દાદા આલય ખુલ્લું બધું સમજે એટલે રસીભાઈએ બહુ બધું બધું બધું ધંધા કર્યું છે બધા પછી આખી કઈ આગળનો રૂમ ખુલ્લો જ રહેશે બધા માટે બાકી ધંધા વપરાટ જય સચિદાન ભગવાન